બન્યું તે ન્યાય એ જ્ઞાન હાજર થાય છે પણ પછી પેલું વધારે ખોટ જ્ઞાન હાજર થાય બધું જ્ઞાન પેલું પાછું ખોટ ખોટ કરે જાય આટલા પૈસા ગયા આટલા ગયા આટલા ગયા મન કરે જયારે તેને જેને પૂછે તેને ઊંઘ ના આવે આપણે શું જો આ શરીરમાં જેને પૂછે તેને ઊંઘ ના આવે બધાને કઈ પૂછે એવું છે બધાને કઈ પૂછે પેલા ગીત પૂછે લોભિયાને પૂછે લોભિયા ઊંઘે જોઈ જ કે રાતે નથી ઊંઘે જાય ઊંઘે જાય તમે એવું જોયેલું નથી એવું જોયેલું હે એવું લગભગ એવું હોય સંસાર નો પાર આવી જાય તો બન્યું એ ન્યાય એ તો બની ગયું એ ન્યાય આ મૂક્યા દેહ વીર્ય વધે તો આત્મવીર્ય ઘટે એવું ખરું ચોક્કસ ચોક્કસ છે જ્ઞાન પછી પણ દેહ ઘટે દેહ વધે તો આત્મવીર્ય ઘટે વિચારો આવે તો ને વિચારો સરસ હોય બ્રહ્મચર્યના વિચારો હોય તો હું તો ફાયદો થાય વિચારો તો એની મેળે આવે છે ને વિચાર એટલે આપણો અભિપ્રાય હા હા તમારા આવું રહેતું છે બની એક સેકન્ડ પણ અન્યાય થતો નથી ન્યાય જ થયો એટલે આપણે બુદ્ધિ આપણને બુદ્ધિ આપણને ફસાવે ક્યારે ન્યાય કેમ કહેવાય એટલે અમે મૂળ વાત કહેવા માંગીએ છીએ કુદરત નું આ છે તમે બુદ્ધિ થી જુદા પડી જાવ એટલે બુદ્ધિ આમાં વધારે એ થોડો જાણી રહ્યા પછી બુદ્ધિ નું માન્ય નહીં આપણે બન્યું એ ન્યાય ભોગવે એની ભૂલ કોર્ટના ન્યાયમાં ભૂલ ચૂક હોય બધું થઈ જાય મોટર જોડે ખાલી ખરાશી મૂકે બિલકુલ બીજા એક માણસ મોટા ખાલી એક પાંદરી એકલી જતી રહી એટલો બધો જ્ઞાન નો ભેદ આપ્યો પેલા ની ગાડી હતી મોટા મોટા મોટો ન્યાય છે નેચરલ ન્યાય તો ભગવાન નો ન્યાય નથી ભગવાન ના આવ્યો હતો પક્ષપાતી બે ગુણ્યા બે ચાર જ થાય એવું ન્યાય રકમ પર આધાર છે એ વધે બે સરખી રકમ હોય તો બે ગુણાકાર વધે બે રકમ હોય તો વધે બે સરખી બે ઓછી ઓછી તો બે બે વત્તા બે ચાર થાય બે વત્તા બે ચાર થાય બે ગુણ્યા બે ચાર થાય બે ગુણ્યા બે એ ચાર થાય ત્રણ વત્તા ત્રણ છ થાય ત્રણ ગુણ્યા ત્રણ નવ થાય એ તો રકમ વધઘટ થાય વધઘટ થાય ગુણાકાર વધે દરવાજો વધે ગુણાકાર વધે ગુણાકાર વધે દરવાજો વધે નહીં ગુણાકાર કરતો દરવાજો વધે ગુણાકાર કરતો ના ના ગુણાકાર કરતો સરવાળો ના વધે ના વધે ગુણાકાર કરતા સરવાળો ના વધે મૂકો એક એક ગુણ્યા એક આપડે ગયા અને હવા ઉઠ્યા ચાર ગુલાબ ચારે કપાઈ ગયેલા દીધા ઉદય કાપી નાખ્યા જોતા ને હાથે ન્યાય કરી અને ઉદય જોડે વર્તન રાખવાનું પછી ઉદડો દેખાય એને એમ અન્યાય કરો એને ન્યાય જ કરે ન્યાય આપણને શું શું ઉપદેશ આપશે ન્યાય એ ફરી ભાવ છે ને આ કા આવે વાંચરા બરાબર આત્મવીર્ય મદદ કરે ને ગમતે ના હોય ત્યારે બીજી રીતે અને હાજર કરે ને પાણી સરસ થાય જવાબ આપવાના સરસ થાય બધું ડેવલપ થઈ ગયું તો કહેવાય માણસ બોલે તો ફાંકા પડે મળે ફાંકા નહીં જોયેલા તમે ફાંકા પડે એવું નહીં જોયું આટલી બધી મળશે ફાંકા પડે જોયું દાદા થાય એટલે થાય ને એ તો ઉંમર થાય એટલે થાય ને ના દાખલ છોકરો હોય બોલતો બોલતો ફાટા પડે મને એ તો શરીર ને લીધે ભ્રમ છે ભ્રમ છે નથી કે કર્મચારી જવું તો તને અપમાન કરનાર કોઈ મળી આવે ખરો જગ્યા ના જગ્યા છે સહી સલામત થઈ ગયું એવી કોઈ જગ્યા નથી બીજી બાબતમાં ગજુ કપાતી બાબતમાં અપમાન છે બરોબર અપમાન તારક ને કરેલું અને જયારે અપમાન વાંધો ના આવે ત્યારે કોણ કરે તમે કહો થઈ બરોબર કે એ બધું અપમાન જ છે તને ખબર ના પડે મને તું તારી પાસે સમજુ તેથી કઈ ચાલુ કરે શક્તિ આપો તમે ધંધા જવા માટે ધરાધાર નહીં આપો શક્તિ આપે તો એટલે શક્તિ માગવાની જવા વાંચવું અત્યારે આપો છે એવું જ છે પુસ્તકમાં કે નથી એ વાત બરોબર નથી કે આત્માની આત્માની જાગૃતિ રહી હતી એમને નીંદ એમને આવતી હતી એમને નથી નથી અમને અમને પડે ને હા એટલે ના પડે અમને બધું બહુ એવી એમને જ છે અમને જ છે અમને એકલા ન્યાય કરવો હોય ધર્મની દ્રષ્ટિએ કરવો ન્યાય ભોગવવો હોય તો શું બંધુ વિચારે તે દ્રષ્ટિએ ભોગવવાનો ન્યાય ભોગવા માટે આ જજમેન્ટ નથી આ એનો ચાલુ જજમેન્ટ છે ન્યાય ભોગવા માટે નથી ન્યાય કરવા માટે વાત કરવો નથી અને આપણે ન્યાય કરવો હોય તો પાંચ ને પાંચ પાંચ વિધાન જુદા આપી દેવો બાપ છોકરા સમજી રહ્યું છે કે આ રહ્યું છે બાપે ન્યાય આવો કરવો છે ન્યાય ભોગવવો છે પેલો શું બને છે તે કેવા કાયદા નહીં ન્યાય ન્યાય ન્યાય ન્યાય રમવા તારાથી ને બધા કઈ મજા એટલે થિયરિટિકલ એવું કે ન્યાય ન્યાય પ્રેક્ટિકલ વગર દુનિયામાં બધું કામ થાય ને ત્યાં થિયરિટિકલ લખી મળ્યું આ બધું તમારું રૂપ છે ધોલ માનનાર હોય તમારું રૂપ છે અને ફૂલા ચઢાવનાર હોય તમારું રૂપ છે બધું એકનું એક જ રૂપ છે સમજવાની જરૂર નથી તું અથડામણ તાર બીજું કશું સમજવાની જરૂર નથી એનાથી મોક્ષ થશે લોકો મોજ કરવા દેતા નથી કે લોકો ખરીદી ને મોજ કરવા જતા નથી આપવા બદલાય લખ્યું છે લખવાનું તું લખતો હતો ધર્મ કોને કેવો સમાધાન થાય છે ધર્મ એટલે મતભેદ પડે એ બધા કર કર સમાધાન થાય એ ધર્મ ભગવાન આપણે બધું કર્યું નથી આપણે આપણી મેરેજ આપણે સંસાર બહુ જ્ઞાની લોક કરે એવું કરવા જાય ઉડી ઉડી ગયું પરંતુ થાય કાળથી કાળ રૂપિયા લાગેલા પત્રકાર હોય કોઈ બોલ્યો હોય ફરી ગુજરાત ના દે કાળથી કાળ લાગે ને ગુજરાત ના દે આ એકા થી સુધાય એવું છે અને કાળથી કાળ લાગેલા રૂજાય તો જ મોક્ષે જાય ગાંધીજન્ય જોઈએ ત્યાં ઈચ્છે ગુરુ બતાવું ઈચ્છે આવું ન્યાય કરો તમારે સવાલ ન્યાય કરો આ બધું ન્યાય ક્યાં ભણે તેને આ દુખામાં આ આ ગોંઠ નીકળતી નથી નીકળી નીકળતી બહુ મુશ્કેલનું કામ છે અર્જુન એમ લાગતું હતું કે મારા કાકા બની એ જાય ઊંચે મૂળ છે અને નીચે બધી શાખાઓ છે પાછી બધી છે ને એનાથી એ પાણી શું છે બધું ભક્ત ચિંતા નથી આશ્રમ આશ્રમ થયા કરે છે ઇન્દ્રિયો દ્વારા આશ્રમ થયા કરે જીભ ઉપર ઘરી મૂક્યું એટલે આગળ સરસ થઈ ગયો આ પાંચ ઇન્દ્રિયો બધી છે એટલે અહીંથી શું હોય છે મૂળિયા છે લેવો જાણો તમે કાઢો ગીતાના મતલબ કાઢો ગીતાના એક એક અત્યાર સુધીના બધા ટીકા કરનારા બીજા બધા કરનારા બધા ન્યાય ખોલા રહેલા તે માર થઈ મરી ગયા દાદા એ સ્વામીજી આવ્યા હતા થોડા દિવસ કે છે કે એ ગૃહસ્થી છે સંન્યાસી ઉપર લખીને ક્યાં અધિકાર એવું એમને અધિકાર છે હા પણ એવું ઘરથી જ્યાં બોલતા ગયે હિન્દુસ્તાનમાં સંન્યાસી હાય નહીં એમને જરા સારું અહંકાર મમતા ગયા અહંકાર મમતા ગયા અને આત્મજાત બંધ થઈ પછી કર્મ ની વાત તમારી પાસે ન માનતો કઈ ન માનતો દેખાડી બધું દેખાડ્યું પણ કોઈ પુસ્તક માં હોય નહીં દાદા વિચાર કરે છે બધા થવું છે તો શું બને છે ન્યાય વિકલ્પ થવું હોય તો ન્યાય ન્યાય ખોટ વિકલ્પ થવું હોય તો ન્યાય હા વિકલ્પ થવું હોય તો ન્યાય ખોટ ખોટ અને નિર્વિકલ્પ થવું હોય જે છે બન્યું હોય તો આ રજલ પાઠ ના આવે પછી સાહેબ શું કહેતા હતા એમાં જો લક્ષણ હોય તો અને પાછલા લક્ષણ હોય તો સાચો બધો જે માણસ નું લક્ષણ હતો એવા તો હવે સાચો ત્યારે હારા ત્યારે બંધ કર્યું આપણે પછી ચાલુ કરવું પડે એવી રીતે આ ઉપર યોગમાં કરાવી દે આત્માને બ્રહ્મરત્નમાં આ બંધ થઈ ગયેલું ભાઈ નારી બારી પણ જ્યાં સુધી શરીરમાં આત્મા છે અહીંયા દસમા સ્થાનમાં ત્યાં સુધી આ શરીર સડે નહીં કશું થાય કશું થાય કરે કરે કશું આમ ભીડ ના હોય ડાક્ટર કે નહીં કશું બરોબર હવે તે ભારત ચડાયું પછી પાંચ હજાર ઉતારે હારા હયાત બે મિનિટ થઈ ગયું ધક્કા પકાર જાય કેટલા ભાઈ કોઈ મતલબ નથી જ આવ્યા ફોટામાં એ હતા આપડે ચોકડી અંદર ફોટામાં સંન્યાસી હોય ને એ આ લાગે આપડે આવે ખોટામાં હોય તો કોણ માંગવા આવે ના એમને કેવું તમારા ખોટામાં હોય તો બધા સારો ત્યાં ત્યાં તમે તમારી સમજ માગો યાદ માયાકાર ઉપર પોતાના થોડા સાથ માટે લોકોને ભમાવી માર્યા એટલે લોક ભમી ગયું શું કરે બિચારું અને લોકોને જરાક લાલચ તેજ પડી હિન્દુસ્તાન લોક મારા બાપાને કે બાબો નથી અરે મેં પૂરો બાબો તારો તો છે ને જેને ના બે લઈ જઈએ આપણે શું અરે તારો તને શું કરવા કલાક વળી જશે એક કલાક લસ એટલો કઈ આજે રૂપિયા થશે ખાણા ની ઘગાટ થશે બોલો બોલો બોલશે હા નોય આવતા રિલેટિવ ગઈ તમને એટલે ઘર આવી ગઈ ગુણ પૂરું થયું ખરે એવો રહી જશે એવો બધો લેવાય બાપા અધિકારી બનતો હોય એ મિલકત ના આપી અધિકારી ના બનતો એ મિલકત દરી દરે એમાં આપવા અને બીજા બધા આપણે દલારી મારતા પકડે એના કરતા આપણે ત્યારે કામમાં કામમાં કામમાં રાખીએ છું બરોબર દાવિયા થઈ જાય વિલાસી જીવન થઈ આપણે બધા પૈસા દુરુપયોગ લાવનારા ઉધાર ચડી જનાર સંગ્રહ કરી ના હોય છોકરા ના આપવા છોકરા મિલકત આપણે બાપદાદા પણ પછી અમારી પાસે જે છે આપીએ ઉદર થઈ જાય ત્યાંની બાદ આટલું વ્યાજ આવે થાય શું વધે એક દારૂ કે બીજો દારૂ બીજો બધા બહુ જાતના દારૂ દારૂ બહુ જાતના દારૂ આ તો ઉતરે ઉતરે જલ ઉતરે આ તો પાણી લેડે ને મળતી અમારે તો ગાતા છે લોકો વધુ વધુ દુઃખદાયી વધુ મોટા વધુ પોઈઝન માર નાખનાર હોય છે કુસંગ કુસંગ હા કુસંગ આ કુસંગ જ છે બધું હવે બે દાદા પોતાના સ્વધર્મ ભૂલી જઈને આ બધાની સાથે તન્મયાકાર થાય કુસંગત કહેવાય કુસંગ પણ લોણા નો મંત્રી આવતો હતો આગળ જે કઈ કર્યો છે ટીકરા પણ એનાથી કુસંગ ભેગો થતો હતો આપડે ભાવના એવી કરી મારે કુસંગ શબ્દ નથી ના આપડે નહીં તો જોઈએ છે ને કુસંગ થી ગયેલું થાય બરાબર દેખાય આ સત્સંગ કરેલો તેની અંદર ભેગા થયા છે એવું પણ આગળ કરેલું હશે ને ભાવના આવી કે સત્સંગ સત્સંગ તો જ હા તારે જ્યાં થાય ને એનું ફળ છે ભાવના નું ફળ ભાવના નું ફળ છે આ તો મીણબત્તી હરિયાત કરે છે કઈ દીધું આ બધું ગાડો સાંભળ્યું છે ને હા આ બધું સાંભળ્યું મીણબત્તી હરિયાત કરે છે લોકોને હજી નો કરવાનું બહુ ખબર નથી નથી દાદા કોઈને બહુ ખ્યાલ નથી એટલે આજે જરા એનો વિસ્તાર થી કહી દેવાનો અંદર આ જ્ઞાન લીધા પછી જે કરવે છે ને એ બધા નવું કરવું લીધા પછી કર્મ બધા નો કરવું ડિસ્ચાર્જ કરવા બધા નો કરવું આ ડિસ્ચાર્જ બધા નો કરવું હા હા સંસારીઓ ને પેલા અજ્ઞાની ને આપણે નો પણ નો કરવું અંદર થી આંકડો કાઢી દીધો તો તું છૂટો આંકડો રાખી નાખે બંધ રહ્યો સમજી ગયો જરા બી શાંત રહ્યો સંતુ નથી પણ તું આપણો રવા છે અને તું આપણો રહ્યો તો આકર દેવા નથી એવું છૂટો તું આમ ધરેલો રાખીશ તો છૂટો બીજો થાય ને ઇન્જિન જોડે હા એનો એક તમને કરવો છે ને અને એનો એક કરાવે હવે માનવ ચિંતા લોકો આ અમારે કઈ બોધન તો વાત માં લોકો થાય છે નથી કરનારું પેલામાં એવું એનો કર અને સાચા ક્રોધ માનમાં આવેલો જે થાય છે એ કર એ ભાવ જોઈએ નહીં પુસ્તક ભાવ તો થાય ને એને પોતે જાણી અને સંભાવમાં લાવે છે એનો પુસ્તક એ લાવવાનું પણ કર્મને આધીન એ લાવવાનું પણ કર્મને આધીન ને કે ના કર્મના ભાવ પણ તો પછી કર્મ સર્વશક્તિમાન થઈ ગયા તો પછી કર્મ જ સર્વશક્તિમાન થઈ જાય પછી કહે કર્મ સર્વશક્તિમાન થઈ જાય સર્વશક્તિમાન કર્મ જ વધારે સર્વશક્તિમાન થઈ જાય આ પુરુષાર્થ માં જો પુરુષાર્થ ભાગ ના હોય તો પછી કર્મ જ સર્વશક્તિમાન થઈ જાય હા એ બરોબર છે પુરુષાર્થ આ પુરસાદ છે ગ્રામ પુરસાદ પુરસાદ એટલે પ્રગતિ આ ભ્રાંત પુરસાદ એ પણ પ્રગતિ થાય તો આ પુરસાદ મદદ કરતા નથી તો ભાવ કર્મ એ કેવી રીતે કરી કરે આત્મા તત્વથી કર્મો કરતા નથી તો ભાવ કર્મ એ કઈ રીતે કરી શકે તત્વથી રહી શકતા તો થી કરતા છે અજ્ઞાનથી કરતા છે જ્યાં સુધી હું જાણતો નથી બોન સુધી કરતા છે હું સિદ્ધાર્થનો જે બોન થયો આપણે પુરુષાર્થ થયા જ કરે કે આપડે કરવો જોઈએ આપડે જ્ઞાન લીધા પછી પુરસાદ થયા જ કરવો જોઈએ આપડે નિશ્ચય હોવો જોઈએ આપડે નીચે દાદા ની પાંચ આજ્ઞા મારે પાવી છે કરવો છે કરવો છે એવું પણ ભાન ના રહેવું જોઈએ ના એવું ભાન નહીં તારીખ નવ છ ત્યાં સુધી સાહેબ तो व्यवहार से गुजर बोलना पड़ता है आज कठिनाई यही है हाँ। प्रज्ञावान बहुत कम है आज कठिनाई ये है कि प्रज्ञावान बहुत कम है हाँ बुद्धिमान ही भरे हैं सारे बुद्धिमान ही सारे है प्रज्ञावान बहुत कम है प्रज्ञा जागने के बाद सारा संसार उसके लिए बदल जाता है हाँ खानस्वान की वैसे लोमका साहस लोमका साहस लोमका सम लोमका सम ग्रेस थे लोमका साहस आम गृहस्थी होता है लौकाता तो लोका साह के बाद ये लवजी लोका था लोका हाँ लोका साह हाँ बोलो। हाँ और लोका साह ने ये मूर्ति पूजा के बारे में कुछ विरोध किया फिर उसके बाद ये लवजी धर्मसी धर्मसी मुनि લૌકાતાની પછી લૌકાતાની પછી ધરમ લવજી ધરમસિંહ મુનિ એ બધા પછી થયા ये स्थानकवासी हो गए और उनमें से हम निकले कि स्थानकवासियों में ठीक है ठीक है સ્થાનકવાસીઓમાંથી પછી કે જે અમે નીકળ્યા हमारा आचार्य भिक्षु एक જ મૂળ એક જ હતું આ? લોકા જવાનું हाँ नौका था के बाद ये स्थानकवासी बने और स्थानकवासी के बाद सत्रह सौ में आचार्य भिक्षु ने तेरह पंथ की स्थापना ભિક્ષુ आचार्य भिक्षु પહેલા લોંકાતા લોંકાતાથી સ્થાનકવાસી પણ संत ये जो आज हमारा चल रहा है एक बहुत क्रांतिकारी और नए थे एक पुस्तक में आपको सजेस्ट करूंगा भिक्षु विचार दर्शन कभी देखते तो ભિક્ષુ વિચાર है? या ભિક્ષુ વાત કરી એમને કે આમાં દાદાનું નિધિધ્યાસન બધાને આવી રીતે રહે છે નિરંતર પછી એના પછી એમને પ્રશ્ન પૂછ્યો કે આ શક્તિપાતમાં વિશ્વાસ કરો છો क्या चीज है कोई चीज है ही नहीं। नहीं है विश्वास ये नहीं करते ऐसी बात गलत बात है सब ठीक है यही हम मानते हैं कि बिल्कुल गलत और दूसरे को भटकाने वाली बात नुका नुका होती है नुका करता है मगर शक्ति पास का ऐसा करता है उनके पास शक्ति नहीं है क्या करेगा उनके पास और सब लोग बोलता है कि हम शक्ति पास कर करें कि तुम्हारे पास किधर है बड़ी गलत बातों करता है और सम्मोहन में हाँ सम्मोहन में सम्मोहन में आप किसको माना सो तो? सम्मोहन इतना टाइप कर सकता है वो कर सकता है हाँ? वो गीता हाँ। वो निर्भर आदमी को कर सकता है ખબર આપી નહીં समझ तो होता नहीं पर आप क्या विश्वास करते हैं सम्मोहित करने की? એટલે આપ તમે શું તમે શું વિશ્વાસ કરો છો સંગ્રહિત કરવામાં कर सकता है कोई आदमी ના આપ આપ તમારા માટે પૂછું છું. हाँ? તમારા માટે आपका हम प्रयोग तो कोई नहीं किया हम नहीं करता है हम- नहीं करने बस यही और कुछ नहीं हमारे कोई करने का हाँ, नहीं क्यों सम्मोहित और सबको चौबीस चौबीस कलाक या- दादा ख्याल हाजिर रहता है कितना आदमी को हैं? दस पंद्रह हजार आदमी को संबोधित करने में तो मस्तिष्क सोता है सो जाता है मस्तिष्क जागृत नहीं रहता ये संबोधित करने में मस्तिष्क सो जाता है जागृत नहीं रहता है जागरण की प्रक्रिया नहीं है ये तो मस्तिष्क को सुप्त करने की प्रक्रिया जहाँ कैश रहे ना वहाँ ऐसी कोई दूसरी चीज का आलम्बन की जरूरत ही नहीं है तो जागरण लाइन वही है हाँ बिल्कुल ठीक है सब है हम क्या हमसे आदमी क्या दूसरे शक्ति कैसे सकते हैं सम्मोहन भी कर सकता है सम्मोहन हम्म। तो, तो किसी ने नाटक का अभ्यास किया तो कर सकता है पर यह रास्ता सही नहीं सम्मोहन जादूगर कर सकता है हाँ, जादूगर कर सकता है करते हैं जादूगर ये सारे तस्वीरपात और सम्मोहन करने वाले मुझे तो जादूगर से कम नहीं लगते मुझे जादूगर नहीं लगते हमारे यहाँ प्रेम से प्रेम हाँ, ये अच्छा निरंतर स्वामी से गंजा का प्रेम ये अनुभव व्यक्ति ये प्रेम और अनुग्रह ये तो ठीक बात है अनुग्रह करना भी ठीक बात है प्रेम अनुग्रह करना एक ठीक बात है प्रेम है ऐसा कर दिया है प्रेम चालू हो गया हाँ सत्व से समझे नहीं है तो शक्ति पाठ किया शक्ति पाठ करने वाले की ऐसा ही करते वो मुस्लिम भी होता है इसका पार्टी भी है एक दिल्ली में एक आदमी आया ये तो सब विपरीत मार्ग है मिथ्या मार्ग वो अच्छा मार्ग है ये संशय विपर्य और अनंत व्यवसाय तीनों मुक्त मार्ग के प्रतिकूल हो गए आप शिष्य लोधी रहता है और गुरु शिष्य नाची रहता है गुरु लोधी रहता है गुरु में चलता है तो हाँ शक्ति में शक्ति राजस्थान में एक दोहा कहते हैं गुरु लोधी केलो लालची हाँ। दोनों खेले काम दोनों टूटिया बापड़ा बेच पत्थर की नाम हम तो इतना ही मानता है कि कोई भी आदमी को आत्मज्ञान सब ज्ञान बंद होना चाहिए ये ठीक है बहुत अच्छा है वो बंद नहीं हुआ तो कुछ भी काम पूरे पूरा हुआ नहीं हम्म। सारी समस्या आज से ध्यान की है आज सारी समस्या मानसिक तनाव કે આજે સારી સમસ્યા આજે બધા જે પ્રોબ્લેમ ઉભા થાય છે આર્થિક અને રોટરી ધ્યાન માનસિક તણાવ જે मानसिक तनाव सारा सरकार और धर्म ज्ञान सुख लेना दूसरा कर देता है विकल्प बनाता है और आत्म ज्ञान विधान विकल्प ही बनाता है बस वही जो बात है तो हम लोग तो यही बात है कि जिसको आत्म ज्ञान विधान बंद कर देगा वो और इससे कोई काम यही आचार्य विष्णु ने बीस रात की आज्ञा पर बल दिया हाँ। आपका भी यही तो मुझे हाँ। बहुत अच्छा है हाँ। आओ એ પણ આ જ વાત કહી અને તમે આ કહો છો એટલે કે જે મને એટલા માટે તમારું વધારે પસંદ છે आज्ञा पर गीतराज की आज्ञा એટલે વિતરાગની આજ્ઞા આવું છે हम दूसरी बातें मानता नहीं दूसरी बात कोई भी जो है साधन साधन जीता नहीं रहता है साधे के है। और साधन में साधन बड़ा साधन कौन सा है कि जिन्हें आत्म ध्यान होता है बंद हो गए सबसे बड़ा अच्छा साधन है। बस इतना हो गया કોઈ ગાડી દેવે મારે તો પછી આપણે રહું તો ધ્યાન આવડે નહીં हाँ अगर इन दो से बच जाता है आदमी तो सही अर्थ में धार्मिक होता है सही अर्थ में शांतिपूर्ण जीवन जीता है ये दोष से अगर बच जाता है आदमी तो तभी वह सच्चा धार्मिक होता है और शांतिपूर्ण जीवन जीता है हाथ जाने वाला है जाने वाला है जाने वाला है वो टेस्टेड हो गया है आपका तो ध्यान रमजान का कारखाना ही चल रहे चल तो वही रहा है सारा ये बात मूल बात को पकड़ा पकड़ा है कहा रहता है रमजान कहाँ आत्मज्ञान वैसे आत्मज्ञान होती है कभी आत्मज्ञान जिधर कठोरता नहीं होती समझे नहीं वहाँ सरलता होती है वहाँ नम्रता होती है तुम्हारा नम्रता दिखाते नहीं कठोर है तो शांति मुक्ति विजुता मृदुता हाँ विजुता मृदुता के ज्ञान में हो तो आत्मज्ञान की हाँ, कभी बंद नहीं क्षमा क्षमा चाहिए यदि कोई हमको गोल मारे हमको क्षमा नहीं हो रही तो फिर हम ज्ञानी कहता है इतनी गलत बातें करने की जाता है इसका परिणाम होना चाहिए उसके बिना कुछ होता ही नहीं हाँ? उसके बिना कुछ होता नहीं उसके बिना कुछ होता नहीं हाँ, विद्युता के बिना धर्म का स्पष्ट ही नहीं होता ये बहुत सुंदर सूत्र है सम्मत है सत्ताईस बारह धर्म के चार दरवाजे शांति मुक्ति अज्ञे शांति क्षमा मुक्ति निर्लोकता आर्जव और मान ये चार वहां है इनमें प्रवेश नहीं है तो आगे धर्म की बात तो कहीं है ही नहीं हम्म, ये अच्छा है कि शक्तिपात भी नहीं सम्मोहन भी नहीं इसलिए अगर आत्मजाल એટલે જે એ વાત સા- સારી છે તમારી પાસે કે સંમોહન નથી શક્તિપાત નથી કેવળ આત્મ જાગરણ ની વાત છે जागृति के लिए बात हाँ है। ठीक है और आज से ज्यादा से ज्यादा बंद होना चाहिए बंद हुआ तो हम मानेगा कि बराबर रस्ते है रस्ते पे है। पर आज के धार्मिक तो ऐसे बन गए कि पचास वर्ष से धर्म कर रहे हैं रात से रोज ध्यान की वैसे ही दोनों साथ साथ चल रहे हैं धर्म भी साथ चल रहा है घर भी चल रहा है આજકાલ તો એવું કે એ પચાસ પચાસ વર્ષથી ધર્મ કરે चालू करते रहे। दोनों वही- का- वही मैं बोलता हूँ कि वो तुम्हारी मेहनत मेहनत व्यर्थ जाती है वो कामना नहीं आनंद अवतार से यही किया है दूसरा किया है प्रगति नहीं किया है आप मन होना ही चाहिए मन सोचता नहीं पर ऐसा कोई चीज को न धर्म बिना नहीं जाए क्या फायदा है हमारे प्राचार्य उन्हें जयाचार्य नाम था જે પણ ક્રિયા કરવાના ક્રિયા જે પણ કરી અનંત વાર કરી પણ કાર્ય કર્યું નહીં કર્યું એ ચારિત્ર નહીં જતા ક્રિયા તો હોતી ના ક્રિયા ક્રિયા कभी क्रिया, एक क्रिया। भी है एक भी क्रिया। है अ, साधु का वेश है संयम भी लिया સંયમ લે સાધુ નો વેશ લે બધું ગમે તે કરે रावती क्रिया की इसका फल मिलता है इसका फल मिलता है हाँ, और संसार फल मिलता है इसका संसार कुछ काज अनंत जन्म करने पर कुछ काम नहीं अनंत करना का एक किया है जब तक जब तक साधन बहुत किया है इनको कुछ हमने एक भी अपवाद नहीं किया है अपवाद नहीं किया एक भी अपवाद आपने एक नहीं किया मैं भी कम करता हूँ एक करता हूँ बस में कंपल्सरी का है अनिवार्य હું તો આ તે એક કે કર્યો નથી અને હું છતાં વર્ષમાં સંવત્સરી નો એક કરું છું એક वो बॉडी का दोष नहीं है माइंड का दोष नहीं है ठीक है। खुद का दोष है तुम्हारी खुद की दोष है माइंड बेचारा क्या करे तो वह गया mind is complex physical hmm, तो भटक गया तो कहीं झोंपड़ी में उसे रोटी और साफ खाने को दिया सुबह कहीं सब ऐसा महात्मा ने हाँ